એ આવો આવો મારા નાના નાના ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ગોંડલમાં બેઠા બેઠા જીયાબેન વાર્તા સાંભળે છે અને આમ દૂર દૂર સુનીતાબેન સુરતમાં બેઠા બેઠા વાર્તા સાંભળે છે ઓહો હો હો હો હો આવો આવો મારા ટાબરિયાઓ આજે છે ને આજે હું તમને બધાને ગીરાબેન ભટ્ટની વાર્તા કહેવાનો છું હા ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે હું તો મોટો ભા સાંભળજો ધ્યાનથી સાંભળજો એ કચરા કાકા ઓ કચરા કાકા તમને કહું છું તમારા ઘરે ત્રાજવા છે ત્રાજવા હા છે ને પણ તારે શું કરવા છે ત્રાજવાને એ મારે મારે આ બે બિલાડીઓ બાજે છે બે ઝઘડે છે તે થયું કે લાવ ભાગ પાડી દઉં એમને ભાગ પાડી આપવા હતું ઓહો હો હો તું જોયો ના હોય તો મોટો ભાગ પાડી આપવા વાળો લ્યો કચરા કાકા એ તમને ખબર નથી ઉપ ઉપ ઉપ હું તો છું મોટો ભા નમ્યું ત્યાંથી કરું ખા ખા ભાઈ હું તો છું મોટો ભા હા હા હા મોટા ભા લ્યો આ ત્રાજવા અને મોટા એના કામ કરજો હો વળતા કામ પતે એટલે પાછા આપી જજો પાછા હો હા હા એમ કરતો ગપ્પુડો વાંદરો તો ત્રાજવા લઈને ભાગ્યો ઉપ ઉપ એમ કરતો કરતો ત્રાજવા લઈને ભાગ્યો બે બિલાડીઓ જ્યાં રોટલા હાટું ઝઘડતી હતી ત્યાં આવી પહોંચો ભાઈ હો ઓલી ઓ બિલાડીઓ આમ રોટલા હાટું ઝઘડતા શરમ નથી આવતી લાજી મરો લાજી મરો ઉપ ઉપ લાવો રોટલો તે જોખી દઉં અને લડતી બંધ થાવ હવે હું રોટલાના હરખે હરખા ભાગ પાડી દઉં સરખે સરખા કજિયાળીઓ તેમાં વળી બહુ પછી તો બંને બિલાડીઓ ગપ્પુડાની પાસે દોડી આવી અને પૂરો ભરોસો મૂક્યો આ ગપ્પુડા વાંદરામાં હો રોટલાના બે ટુકડા ગપ્પુડાને દઈ દીધા બિલાડીએ તો એમ કરીને લ્યો મારા ગપ્પુડા ભાઈ ન્યાય કરજો ન્યાયાધીશ થઈને હો બસ ગપ્પુડાને તો હે મજા મજા ને મજા બે બાજુથી ટુકડા તોડી તોડીને ખાધા રાખે એમ કરતા કરતા બધો રોટલો પેટમાં પધરાવી દીધો એને તો ઉપ ઉપ કરતો જાય ને રોટલાના બટકા ભરતો જાય બેવ બિલાડીઓ બિચારી મો વકાશથી જોઈ રહ્યો કે હમણાં અમને ભાગ પાડીને આપે હમણાં અમને ભાગ પાડીને આપે મી પણ કશું ખાવાનું ના રહેતા બંને રોવા લાગ્યો કોઈ ને કે બંનેને રોતી મેલી ને ગપ્પુડિયો વાંદરો તો જાય ભાગ્યો જાય ભાગ્યો જાય ભાગ્યો આખે આખો રોટલો પેટમાં પધરાવ્યો હતો એટલે ગપુડિયો તો ઊંઘી ગયો ત્રાજવા ત્રાજવાને ઠેકાણે રહ્યા અને ગપ્પુ ભાઈ તો એ ઊંઘે એ ઊંઘે ત્રાજવા શોધતા શોધતા પેલો કચરો કાકો તો આવ્યા ગપ્પુ પાસે કાં રે ભાઈ ગપ્પુ ત્રાજવા કેમ દેવાનો આવ્યો મારા ત્રાજવા ક્યાં છે એ તો એ તો ભૂલી ગયો ઓ તારી એમ કંઈ થોડું ભૂલી જવાય ખાવાનું નથી ભૂલાતું બીજી વાત પછી પણ મારા ત્રાજવા લાવી દે હુપા હુપ કરતો ગપ્પુડિયો તો ગયો પેલા ઝાડ પાસે ઝાડ પાસે તો ન મળે ત્રાજવા કે ન મળે બિલાડીઓ કોને જઈને પૂછવું પછી તો કચરા કાકાએ જાય જાયલો ગપ્પુને વાંદરાને લો ત્રાજવા લાવ ગપ્પુડિયા ત્રાજવા લાવ કહેતા કહેતા ગપ્પુડિયાને બાંધી દીધો બરાબરનો અને લઈ આવ્યા ગામને ચોતરે ગપ્પુડિયા તું નહીં જાણતો હો પણ આ ગામનો તો હું મોટો ભા લાવ ત્રાજવા નકર સજા કરું છું જા આ ગામનો તો હું મોટો ભા ગપ્પુડિયા તું નહીં જાણતો અને ગપુડિયાનો કાન જાયલો ગપ્પુ તો ઢીલો ઘેંસ થઈ ગયો હો ભાઈ સાહેબ એ બાપજી એ કચરા બાપા ઉપ હુપ જે સજા કરવી હોય તે કરો પણ ત્રાજવાની મને ખબર નથી એ ક્યાં ગયા તે હું તમારો ગુનેગાર હાચો તો સાંભળીલા ગપ્પુડિયા ગામમાં કોઈ તને ઘરમાં નહીં ગરવા દે તું ભલે માણસોનો પૂર્વજ કહેવાતો હો બોલો તું ભલે હનુમાનજીનો વંશ કહેવાતો હો હનુમાનજીનો સેવક કહેવાતો હો પણ આખી જિંદગી ઝાડ માથે બેસી રહીને હુપા ઉપ કર્યા કરજે પછી બસ જ્યારથી કચરા કાકાએ શિક્ષા કરી છે ત્યારથી વાંદરાઓ ઝાડ ઉપર જ રહે છે ભાઈ ખાય છે પીએ છે ને ઊંઘે છે પણ ઝાડ ઉપર જ એમ આખી જિંદગી ઝાડ ઉપર જ હુપા હુપ હુપા હુપ હુપા હુપ કરે બિચારા નીચે ન આવે તો ભાઈ તમને બધાને મજા પડી ને આ વાર્તામાં ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ હવે સુઈ જાઓ આવજો